હા મતલબ અહીંયા જે વાત આવી ને કે પણ ધર્મની અંદર જો આપણે ખોટી રુચિ થઈ જાય ખોટું જ્ઞાન થઈ જાય ખોટી પ્રવૃત્તિ થાય અને પરિણામ ખોટું આવે તો એ બહુ ખતરનાક વાત છે કેટલાક લોકોના તો આખા આખા જીવન આવી જ રીતે ખોટા કામમાં જ નીકળી જતા જે લોકો કઈ ખોટું સમજ્યા છે ને એને જ કરતા જ જાય છે તો આખું જીવન જ એમાં નીકળી ગયું તો બધું ટાઈમ વેસ્ટ રહ્યું એ લોકોનું તો અહીંયા એ વાત કે છે કે ધર્મના વિષયમાં આજના સમયમાં આવી ગડબડ થઈ જવી બહુ સ્વાભાવિક છે કેમકે આસપાસ આપણે જોઈએ છે તો બધા ધર્મોની અંદર કોમર્શિયલાઇઝેશન છે આપણે હિન્દુ ધર્મનું દેખાય છે મુસલમાનોનું જુઓ ક્રિશ્ચિયનનું જુઓ બધા ધર્મોની અંદર નાની મોટી આ સમસ્યા તો છે જે ધર્મગુરુઓ તરફથી હોય કે એ લોકોના ધર્મ સ્થાનોમાં હોય કે તીર્થોમાં હોય તો કહેવાનો મતલબ એ છે કે એવા સમયની અંદર શું સાચું છે અને શું ખોટું છે એને સમજવું જે છે આપણા માટે બહુ કન્ફ્યુઝિંગ બની જાય છે લોકો એ ભેદરેખા જોઈ નથી શકતા કે ક્યાં સાચો ધર્મ ચાલી રહ્યો છે ને ક્યાં એનો ધંધાકરણ ચાલે છે કરો આગળ હા સ્વાગત ગણો વેપારીનું લક્ષ્ય હોય છે પોતાના માલનોમાં વધુમાં વધુ વેચાણ કરવું જેથી તે વેપારીનું લક્ષ્ય હોય હોય છે પોતાના માલનું વધુમાં વધુ વેચાણ કરવું કે જેથી તે વધુથી વધુ નફો કમાઈ શકે પોતાના માલને પોતાના લક્ષ્યને પાર પાડવા માટે વેપારી લોકોની રુચિ તેમનું જીવન ધોરણ તથા રીતભાત આવશ્યકતા અનાવશ્યકતા લોકો શેના દ્વારા પ્રભાવિત થાય છે તેની સંભાવનાઓ ભાવિ સમય રાજનીતિક પરિસ્થિતિ સ્વસમાન માલની બજારમાં સ્થિતિ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના માલનો પ્રચાર એવી રીતે કરતો હોય છે કે જેથી તેના પ્રચારના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેનો માલ ખરીદ્યા વિના રહી ન શકે મોટે ભાગે એવું જોવા મળતું હોય છે કે આવા પ્રચારો વાસ્તવિકતાથી ઘણા દૂર હોય છે ઘણું કરીને તેમાં ખોટી લાલચો અને પોતાના માલના અવાસ્તવિક ગુણોનું વર્ણન જ હોય છે પ્રચારની આવી તરકીબોથી અપરિચિત અને કેટલાક તો તેનાથી સુપરિચિત લોકો પણ જ્યારે આવા કુરુપ્રચારના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ એવું વિચારવા લાગતા હોય છે કે તે વસ્તુને ન ખરીદવાવાળા આ દુનિયામાં માત્ર તેઓ પોતે જ બની બચ્યા છે અથવા તે વસ્તુને ન ખરીદવાવાળાને સમાજમાં માન્યતા જ નથી મળી શકતી અથવા તે વસ્તુને નહીં ખરીદીને તેઓ બહુ મોટા લાભને ગુમાવી રહ્યા છે અથવા આટલો બધો પ્રચાર જેનો છે તેમાં જરૂર કંઈક તો વિશેષતા હશે વગેરે અને આના પરિણામે લોકો જે ઉપયોગી અલાભકારી ઉત્પાદનોને ખરીદી બેસતા હોય છે અને વાસ્તવિકતાનું જ્ઞાન મળે જ્ઞાન થયે માથું પણ કૂદતા હોય છે એટલે વેપારી આમાં સમજાવે છે કે વેપારી જે રીતે પોતાના માલને વેચવા માટે જે રીતે તરકીબો સમજાવે છે અને તરકીબોથી તરકીબોના પ્રયત્નોથી પબ્લિક આકર્ષાઈને ખોટી રીતે આકર્ષાઈને એ માલ લેવા માટે કરે છે અને પછી જ્યારે એને વાસ્તવિક વસ્તુનું ભાન થાય છે એટલે ધર્મો પણ આ રીતનું જે કહ્યું છે એટલે સાચી વસ્તુ ધર્મ કઈ રીતે એને કમ્પેરિઝન કમ્પેરિઝન કર્યું હા હા મતલબ અહીંયા એ જ વાત બતાવી છે કે જ્ઞાનનું જે લેવલ છે જે સૌથી પહેલું પગથિયું જ્ઞાનનું છે ત્યાં જ સાવધાની હોવી જોઈએ કે તમે જે વસ્તુને જે રીતે સમજ્યા છો શું એનું સાચું સ્વરૂપ એ જ છે જેવી રીતે આમાં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ વસ્તુ વેપારીનું તો કામ શું છે કે એને વસ્તુ વેચવી છે એટલે એ તો એને વેચવા માટે કોઈ પણ હદ સુધી જાય તો એના વખાણ જ કરે કોઈ વેપારી એમ ન કે આ પ્રોડક્ટ ખરાબ છે એમ કે તો વેચવા માટે બેઠો છે જે રીતે ટીવીમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે તો એડવર્ટાઇઝમેન્ટમાં હીરો હિરોઈન જેને એ રીતે એડવર્ટાઇઝ કરે ક્રીમ વગેરેની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય તો એમાં એ લોકોને એ રીતે એડવર્ટાઇઝ કરી રહ્યા છે કેમ કે એ લોકોને તો એના પૈસા મળે છે પણ શું એ વસ્તુનું સાચું સ્વરૂપ એ જ છે એને જોઈ તપાસ્યા પછી જ આપણે એ વાતનું નિર્ણય કરવું જોઈએ કેમ કે જો એ વસ્તુનું જ્ઞાન આપણને ખોટું થયું છે એની રુચિ પણ ખોટી છે એમાં થયેલી આપણી પ્રવૃત્તિ પણ ખોટી છે ને એના કારણે જે આપણને પરિણામ મળશે એ પણ ખોટું હશે એટલે વાત સમજવાની એ છે કે જેવી રીતે વેપારી પોતાની વસ્તુને વેચવા માટે કોઈ પણ હજુ સુધી પ્રચાર કરે એની અંદર પ્રચારમાં નીતિ ન હોય કે હું લોકો સુધી સાચી વાત પહોંચાડું કે લોકોને ફાયદો થાય એવી વાત કહું એનું તો લક્ષ્ય હોય કે મારી વસ્તુ વેચાવી જોઈએ લોકોને ભલે નુકસાન થતું હોય તો નુકસાન થાય તો સમજવાની વાત એ છે કે એની અંદર હવે આપણે જો એ વસ્તુના વાપરવાવાળા આપણે છીએ નુકસાન આપણને થવાનું છે એને તો પૈસા મળશે વેપારીને તો પણ જે નુકસાન થશે આપણને થશે એટલે ખરીદવા વાળા એનો વિચાર કરવો જોઈએ કે આ વસ્તુને જે આપણે જેવી રીતે સમજી રહ્યા છીએ કે જોઈ રહ્યા છીએ તો એનું સાચું સ્વરૂપ એ જ છે કે કંઈક બીજું છે એનો વિચાર આપણે કરવો જોઈએ હેલો હા રાજુ કરો વેપારમાં તો કેટલી હદ સુધી આ પ્રકારની દગાખોરીને કાયદાની માન્યતા પ્રાપ્ત થયેલી હોય છે નિર્ધારિત હદથી બહાર જઈને વેપારમાં કરવામાં આવતી દગાખોરીને કાયદો પણ દંડપાત્ર માને છે આપણા શાસ્ત્રો પણ વેપારને સત્ય અને અસત્યનું મિશ્રણ કહેવામાં આવ્યું છે આથી થોડું ઘણું અસત્ય તો વેપારમાં ક્ષમતા હોય પણ શકે છે ધર્મ પ્રચાર કે ધર્મોપદેશમાં પરંતુ આ પ્રકારની દગાખોરીને ક્ષમ્ય નથી માની શકાતી એટલે કહેવા માંગે છે કે વેપારમાં તો લિમિટ અમુક આપી છે કે એ લિમિટની અંદર તમે છેતરામણી કરો તો કાયદાની એ મળે છે અને ધર્મ પ્રચાર કે ધર્મ ઉપદેશમાં કોઈ જાતની એમાં તો જે તમારું સાચું જ્ઞાન હશે તો જ તમને એ ફાયદાકારક થશે કરો આગળ

તેટલા જ અને કદાચ તેનાથી પણ વધારે ધર્મ સંપ્રદાયો ભૂતકાળમાં પણ પ્રચલિત હતા જ અહીં ધ્યાન આપવા યોગ્ય બાબત એ છે કે જીવિત અથવા મૃત પ્રાય મૃતક પ્રાય બધા જ બધા ધર્મ સંપ્રદાયોમાં શાસ્ત્રીય પ્રમાણ પ્રમેય સાધન અને ફળ નો તથા તેઓની પારસ્પરિક એક વાક્યતાનો આગ્રહ જોવા મળે છે તે જ પ્રમાણે ઉપદેશકો તથા અનુયાયીઓના વિષયમાં યોગ્યતા અયોગ્યતાના માનદંડો પણ પ્રાપ્ત થાય છે આનાથી વિપરીત મોટા મોટાભાગના આધુનિક સંપ્રદાયોમાં ન તો શાસ્ત્રીયતાનો કોઈ અંશ જોવા મળે છે કે ન પ્રમાણ પ્રમેય સાધન ફળ વચ્ચે પારસ્પરિક એક વાક્યતા જોવા મળે છે કેટલાક સંપ્રદાયમાં તો પ્રમાણ પ્રમેય સાધન કે ફળનો ઉલ્લેખ સરખો પણ જોવા મળતો નથી હોતો અને ઉપદેશક અનુયાયીની યોગ્યતા અયોગ્યતાના માનદંડ માનદંડની બાબતમાં તો ભયંકર અરાજકતા જ જોવા મળતી હોય છે એટલે એવું કહે છે કે પ્રાચીન આપણી પ્રાચીન ધર્મ પરંપરામાં તો ધર્મ માર્ગો સંપ્રદાયોમાં ખૂબ આદરથી જોવામાં આવતા હતા એટલે એમાં પ્રમાણ પ્રમેય સાધન ફળ એ બધું પછી યોગ એને ઉપદેશકો તથા એના અનુયાયીઓ બધાની યોગ્યતા અયોગ્યતા બધું ચકાસવામાં આવતું હતું પહેલા પણ અત્યારે તો આધુનિકમાં તો સંપ્રદાયમાં કોઈ બેઝ જ નથી એટલે શાસ્ત્રીય કોઈ અંતય જોવા નથી મળતો પ્રમાણ પ્રમેય સાધન ફળ વચ્ચે એક વાક્યતા પણ જોવા નથી મળતી અને એના ઉપદેશકો અને અનુયાયીઓ પણ યોગ્યતા અયોગ્યતાના માનદંડ કોઈ જોતું જ નથી અને આ ધર્મનો પ્રચાર કરે છે એવું કહેવા માટે સમજે હા એટલે આપણે ત્યાં કોને તમે સંપ્રદાય કહી શકો એનું એક બંધારણ હતું કોન્સ્ટિટ્યુશન હતું કે કોને સંપ્રદાય કહેવાય એનું લક્ષણ શું ડેફાઇન ડિફાઇન કેવી રીતે કરો તમે તો એને લક્ષણ એ રીતે બતાવવામાં આવતું હતું કે જે સંપ્રદાયની અંદર પ્રમાણ પ્રમેય સાધન અને ફલની સ્વતંત્ર વ્યવસ્થા હોય એને આપણે ધર્મ સંપ્રદાય કહીએ ફોર એક્ઝામ્પલ કે જેવી રીતે પુષ્ટિ માર્ગ છે તો મહાપ્રભુજીએ પ્રમાણ પણ બતાડ્યું કે કયા ગ્રંથોના આધારે પોતે વાત કરી રહ્યા છે પોતાને ત્યાં તત્વના રૂપમાં શું સ્વીકૃત છે એ પ્રમેય પણ બતાડ્યું સાધન પણ બતાડ્યું કે આ સાધન છે પુષ્ટિમાર્ગમાં આવ્યા પછી તમારે આ કરવાનું છે ને એનું ફલ પણ બતાડ્યું કે જો આવું કરશો તમને આ ફલ મળશે તો એવી રીતે પુષ્ટિમાર્ગમાં જેવી રીતે પ્રમાણ પ્રમેય સાધન અને ફલની એક સ્વતંત્ર વ્યવસ્થા અવેલેબલ છે એવી રીતે એટલે પુષ્ટિ માર્ગ એક સંપ્રદાય છે એક સેક્ટ છે એક પંથ છે કે એક માર્ગ છે તો એવી રીતે જૂના ટાઈમમાં જે સંપ્રદાય છે એને તમે વ્યાખ્યા કેવી રીતે આપો કોને સંપ્રદાય કહેવાય તો જેની પાસે પ્રમાણ પ્રમેય સાધન અને ફલની સ્વતંત્ર વ્યવસ્થા હોય એને પ્રમાણ કહેવાય પણ હવે જેવી રીતે તમે આર્ટ ઓફ લિવિંગ જુઓ રજનીશનું જુઓ કે બ્રહ્મ સમાજનું સોરી બ્રહ્માકુમારીનું જુઓ એવી રીતે ઘણા બધા એ લોકો પાસે પોતાના પ્રમાણ પ્રમેય સાધન ફલની કોઈ વ્યવસ્થા જ નથી એ લોકોને તમે પૂછો કે તમારા માટે પ્રમાણ શું પ્રમેય શું સાધન શું ફલ શું એ લોકો પાસે એના કોઈ જવાબ નથી એ લોકોએ તેના આધારે એક લાઈફસ્ટાઈલ છે જાતને સંપ્રદાય નથી તમે જો એને ફોલો કરો છો તો કદાચ માણસને માનસિક શાંતિ મળી જાય ધ્યાન યોગ કરવાથી કે મેડિટેશન કરવાથી આપણને ડિપ્રેશન માણસ દૂર જાય કે મગજ શાંત થઈ જાય પણ તમને મૃત્યુ પછી તમારું જીવન સુધરી જાય તમારી આત્માને કોઈ સદગતિ મળે એવું કોઈ પ્રકાર એ લોકોને ત્યાં નથી હોતો એટલે એ સારું જીવન જીવવા માટેનો રસ્તો લાઈફસ્ટાઈલ હોઈ શકે પણ તમને આત્માનો ઉદ્ધાર કરવાનો એ માર્ગ ન બની શકે તો કહેવાનો મતલબ એ છે કે જે સંપ્રદાયની પાસે જે માર્ગની પાસે પ્રમાણ પ્રમેય સાધન અને ફલની સ્વતંત્ર વ્યવસ્થા હોય પોતાની એના માટેની વ્યાખ્યા હોય એને એ રીતે લોકો સારી રીતે વિચારી અને સમજી હોય તો એને આપણે ધર્મ સંપ્રદાય કહીએ છીએ એટલે આધુનિક સમયની વાત કરી છે કે હવેનો ટાઈમ એવો છે અત્યારે જેટલા પણ આપણે આજુબાજુ ધર્મ સંપ્રદાય જોઈ રહ્યા છીએ એ લોકોમાં એ લોકો પાસે કોઈ આ જાતની વેલ ડિફાઇન્ડ સિસ્ટમ હોય એવું આપણને ક્યાંય દેખાતું નથી બધાને જેવું ગમે છે એવું કરે છે ને લોકો પણ એમને અનુસરી પણ રહ્યા છે પણ કોઈ પ્રોપર કોઈ વેલ ડિફાઇન્ડ સિસ્ટમ જે છે એ લોકો પાસે અવેલેબલ નથી એટલે જે પણ લોકો એનો અનુયાયી વર્ગ હોય એ લોકોનું ભવિષ્ય જે છે એ ખતરામાં છે મતલબ તમને કહેવામાં આવે છે કે આવું કરશો તો આવું મળશે આખું જીવન એ લોકોમાં કાઢી દે છે પણ મૃત્યુ પછી એ લોકોની આત્માને કોઈ સદગતિ થાય એવું સંભવ નથી કેમ કે શાસ્ત્રથી વિહિત જે કંઈ પણ હોય શાસ્ત્રથી સંગત જે હોય એનું તો ફલ કંઈક મળી શકે શાસ્ત્રથી જે વિસંગત હોય એનું કોઈ જાતનું ફલ આત્માનો ઉદ્ધાર એ માર્ગ આપણો કરી ન શકે તો એ વાત અહીંયા સમજાવી જી રાજા કરો આગળ ધર્મ પ્રચાર કરું આગળ હા કરો હા ધર્મ પ્રચારના વિષયમાં જો વિચાર કરવામાં આવે તો જેટલા પ્રમાણમાં ધર્મ પ્રચાર આજે થઈ રહ્યો છે તેટલો જ અને કદાચ તેનાથી પણ વિશેષ પ્રમાણમાં પૂર્વકાળમાં પણ થતો જ હતો આજે પરંતુ ધર્મોથી તફાવત તેના ઉદ્દેશ તથા પ્રકાર રીતમાં આવી ગયો છે એટલે એમ કે અત્યારે પ્રચાર થઈ રહ્યો છે પહેલાંય થતો હતો પ્રાચીનમાં પણ અત્યારે એ પ્રચારમાં અને અત્યારના પ્રચારના એમાં ધર્મમાં તફાવત આવી ગયો છે એના ઉદ્દેશમાં એની પ્રકારમાં એની રીતમાં ધર્મ પ્રચારનો વાસ્તવિક ઉદ્દેશ હોય છે શ્રેય શ્રેય એટલે મુક્તિ અથવા ભક્તિ એની પ્રાપ્તિના તરફ લોકોને રૂચિને જગાવી તથા શ્રેય પ્રાપ્તિ રૂપ ફળના જે જે શાસ્ત્રીય સાધન તથા પ્રમાણ પ્રમેય સંપ્રદાય દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હોય તેનું યથાર્થ જ્ઞાન ધર્મપ્રેમી જનતાને કરાવો કે જેથી એ શ્રેય પ્રાપ્તિમાં રુચિવાળા મનુષ્યો ભિન્ન ભિન્ન સંપ્રદાયુક્ત પ્રમાણ પ્રમેય આદિની તુલના કરીને તથા પોતાની રુચિ શક્તિ વગેરેનો વિચાર કરીને કોઈ એક સંપ્રદાયની પસંદગી પોતાના કલ્યાણ માટે કરી શકે એટલે એને એમ કે છે કે જે ધર્મનો મુખ્ય ઉદ્દેશ છે શ્રેયની પ્રાપ્તિ શ્રેય એટલે મુક્તિ અથવા ભક્તિ એટલે આત્મકલ્યાણ માટેનું તો એને એની પ્રાપ્તિ માટે એને રુચિ જગાવવા અને એના જે ફળ છે એના શાસ્ત્રીય સાધન તથા પ્રમાણ ક્રમે એ સંપ્રદાય દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા હોય એમનું યથાર્થ જ્ઞાન ધર્મ પ્રેમી જનતાને કરાવવું જ જોઈએ અને જેથી એ શ્રેય પ્રાપ્તિમાં રુચિવાળો મનુષ્ય ભિન્ન ભિન્ન સંપ્રદાય પ્રમાણ પ્રમેયની તુલના કરી અને પોતાની રુચિ અને શક્તિ વગેરેનો વિચાર કરી કોઈ એક સંપ્રદાયને પસંદ કરે અને પોતાના કલ્યાણ માટે આગળ કલ્યાણ કરી શકે એટલે ધર્મ પ્રચારકોએ કેવળ આ અને આ જ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને પ્રચારનું કાર્ય કરવું જોઈએ કે આ મેઇન એમનો ધર્મ પ્રચારનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ કે આવનાર જે છે એનું શ્રેય થાય આ ઉદાત ઉદ્દેશને છોડીને પ્રચારકો જો અનુયાયીઓની સંખ્યા વધારવા ઇતર સંપ્રદાયના અનુયાયીઓને પોતાના સંપ્રદાયમાં ખેંચી લાવવા વ્યક્તિ પૂજા પ્રચારિત કરવા ધન યશ વગેરેની પ્રાપ્તિ ઇતર સંપ્રદાયની છેતરી ઉડાડવા જેવા હિનાહિત ઉદ્દેશની પ્રચાર કાર્ય કરે છે ત્યારે તેમ કરવાથી ન તો તેમને સંપ્રદાયનું પોતાનું કે ન તો તેવા દુષ્ટ દુષ્પ્રચારને કારણે સંપ્રદાયમાં પ્રવેશનાર લોકોનું પણ કલ્યાણ થઈ શકે છે વર્તમાન સમયમાં ધર્મ સંપ્રદાયમાં પરસ્પર અવિશ્વાસ પ્રતિસ્પર્ધા તથા કલહનું જે વાતાવરણ જોવા મળે છે તેની પાછળનું એક કારણ ખોટા ઉદ્દેશથી થતો ધર્મ પ્રચાર પણ છે એટલે અત્યારે જે ધર્મ પ્રચાર જે સંખ્યા વધારવા કે પછી અનુયાયીઓને બીજા સંપ્રદાયમાંથી ખેંચી લાવવા વ્યક્તિ પૂજા માટે જે આ ખોટી રીતે પ્રચાર થઈ રહ્યો છે એને એના લીધે આપણે અવિશ્વાસ અને પરસ્પર પ્રતિસ્પર્ધા એ સર્જાય છે અને એ બધું મુખ્ય કારણ આ ખોટો ધર્મ પ્રચારનો ઉદ્દેશ જ છે એવું કહેવા માંડે છે આથી આવા જઘન્ય ઉદ્દેશોને છોડીને અનુયાયીઓને તેમની યોગ્યતા અનુસાર શ્રેય પ્રાપ્તિ થાય એવા શુદ્ધ ઉદ્દેશથી જો ધર્મ પ્રચારનું કાર્ય કરવામાં આવે તો ધાર્મિક જગતમાં પ્રવર્તિત સર્વવિધ દૂષણોને દૂર કરી શકાય એટલે બધા અત્યારે જે દૂષણો ધર્મ પ્રચારની અંદર ચાલી રહ્યા છે એ દૂષણોને દૂર કરવા હોય તો જે શુદ્ધ ઉદ્દેશ્ય છે કે શ્રેયની પ્રાપ્તિ એ રીતે જ ધર્મ પ્રચારનું કાર્ય કરવું જોઈએ એવું કહેવા માંગે છે હા અને એ જ વાત છે કે ધર્મ પ્રચાર ધર્મ કોના માટે છે આપણે આત્માના ઉદ્ધાર કરવા માટે તો જે પણ અનુયાયી વર્ગ છે એને ગાઈડ કરવા વાળો જે વર્ગ છે મતલબ ગુરુ વર્ગ ઉપદેશક વર્ગ છે એ લોકોએ આ વાતની સાવધાની રાખવી જોઈએ કે આને આટલું લાઇટલી ન લે મજાક ન સમજે જે વર્ગ એમની પાસે અનુયાયી તરીકે આવી રહ્યો છે એ લોકો પોતાનું આખું જીવન તમને સમર્પિત કરી રહ્યા છે એટલે એ વિષયમાં બહુ સિરિયસ રહેવું જોઈએ તો કહેવાનો મતલબ એ છે કે બહુ વિચારી સમજીને સાચા અર્થમાં લોકોનું ભલું થાય એમનું હિત થાય એ રીતે એ માર્ગને સમજાવો કરવો જોઈએ કે જેનાથી લોકો એના સાચા સ્વરૂપને સમજીને ને પોતાનો પોતાની રુચિ વગેરે સમજીને એની કારકિર્દી પ્રવૃત્ત થઈ શકે તો કોઈને કમ્પીટ કરવા માટે કે પૈસા કમાવા માટે કે એકબીજાની મસ્કરી કરવા માટે એવા બધા ઉદ્દેશ્યથી ધર્મનો પ્રચાર પ્રસાર ન કરીને એ ધર્મનું જે સાચું સ્વરૂપ છે એના દ્વારા લોકોને એનું અનુસરણ કરવાથી શું ફાયદો થશે એમની આત્માનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકશે એ તરફ જે ગુરુ વર્ગ છે એ લોકોએ પ્રયાસ કરવા જોઈએ ન કે પોતાનો હિત કેમાં છે પોતાને પૈસા ક્યાંથી મળે છે એવું બધું વિચારવું જોઈએ રાજા અત્યારે તો બધાને ધર્મમાં આટલું બધું બહુ ઓછા જોવા મળે કે જેને પોતાના આત્માની ઉન્નતિ કરવી હોય બધાને લાભો જ જોઈતા હોય છે જે પણ હોય એ આપણને એવું જ કે આ સંપ્રદાયમાં આ લોકો આવી ચેરિટી કરે છે આ સંપ્રદાયમાં આ ચેરિટી કરે છે આપણા વાળા કશું કરતા જ નથી આવું જ સાંભળવા મળે છે એટલે જ એ વાત છે કે એવા લોકો ભલે એમને ત્યાં જવું હોય ત્યાં જતા પણ સાચી વાત એ છે કે જે લોકોને સાચેમાં રુચિ છે જે લોકો પોતાનો આત્માનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે એ લોકો સાથે દગો ન થવો જોઈએ એ લોકોને એમનો સાચો રસ્તો દેખાડવો જોઈએ આદત પડી ગઈ છે આદત બગાડવામાં પણ એ દરવાજાઓનો જ ભાગ છે તમે જ એ જાતની ઇન્ટરપ્રિટેડ તમે કરી રહ્યા છો કે ધર્મ છે જાણવા માટે એ લોકોને આત્મા શું છે આત્માનો ઉદ્ધાર શું છે ધર્મ માં જોડાવાથી આપણને કેવી રીતે આપણી આત્મા નો ઉદ્ધાર થાય કે મૃત્યુ પછી આપણું કેવી રીતે એ બધી વાતો ન સમજાવીને ને પરોપકાર છે આ છે તે છે એવી જ વાતો અત્યારે ટ્રેન્ડમાં છે એના કારણે લોકોને પણ એવી આદત પડે હા જી રાજા કહેવાનો મતલબ એ છે કે જો આચાર્ય વર્ગ જે છે એ થોડી રિસ્પોન્સિબિલી આ વાતને સમજે કે અમારે આ મજાકમાં ના લેવું અનુયાયી વર્ગ છે એ લોકોની જવાબદારી અમારા ઉપર છે ત્યારે એ લોકો આપણી પાસે શ્રદ્ધાથી આવતા હોય તો એ ગુરુ વર્ગે આનો સારી રીતે વિચાર કરી અને કમસે કમ લોકોને શું જોઈએ છે એનું આપવું જોઈએ પણ લોકો માટે શું સારું છે એ સાચા અર્થમાં એ લોકોને એ વાતને સમજાવવી જોઈએ તો સારી વાત એ છે કે શાસ્ત્ર સંબંધી જ્ઞાન આપે પ્રમાણ પ્રમે સાધન ફલની વ્યવસ્થા ડિફાઇન કરીને એમની આત્માના ઉદ્ધારનો માર્ગ એમને બતાડે ન કે લોકોને શું ગમે છે એને આપણે પીરે એમના માટે જે સારું છે એનું વિચાર ધર્મ પ્રચારકોએ કે આચાર્ય વર્ગ ઉપર બેઠા છે એમણે કરવું જોઈએ કરો આગળ કોઈ ખાદ્ય પદાર્થના વાસ્તવિક સ્વાદને જો માણવો કે જાણવો હોય તો તેની અંદર કોઈ પણ પ્રકારના લીલા સૂકા મસાલા નાખાવીના તેના શુદ્ધ રૂપમાં તેને ખાવો જોઈએ એટલે આપણે જ્યારે કોઈ ખાદ્ય પદાર્થનો વાસ્તવિક સ્વાદ માણવો હોય તો તેની અંદર કોઈ પણ પ્રકારના મસાલા કે નાખ્યા વિના જો તેના શુદ્ધ રૂપમાં જેને ખાઈએ તો તેનો આપણે સાચો સ્વાદ માણી શકીએ ધર્મની બાબતમાં પણ આવું જ હોય છે કોઈ એક ધર્મ સંપ્રદાયના પ્રમાણ પ્રમેય સાધન અડમાં આપણી રુચિ વાસ્તવિક છે કે નહીં તે બાબતનું જ્ઞાન આપણને ત્યારે જ થઈ શકે છે કે જ્યારે બધા ધર્મ સંપ્રદાય પોતપોતાના સિદ્ધાંતોને તેના વાસ્તવિક તથા શુદ્ધ રૂપમાં નમો રૂપમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે સુધારો કર્યા વિના તેના ખોટા પ્રલોભનો ભય છળ કપટને છોડી દઈને પ્રસ્તુત કરે એટલે આપણે જ્યારે કોઈ પણ સંપ્રદાયમાં ત્યારે જ વાસ્તવિક જાગી શકે કે તેનું જ્ઞાન મળી શકે કે તે સંપ્રદાયો પોતપોતાના જે સિદ્ધાંતો છે તેને વાસ્તવિક રૂપમાં રજૂ કરે એમાં ખોટા ખોટા પ્રલોભનો અને ખોટા ખોટો પ્રચારો ના કરે એમાં જે ચાર એના પાયા છે એ જે પ્રમાણ પ્રમેય ફળ સાધન એ શુદ્ધ રીતે એને બતાવવામાં આવે જેથી કરીને જે અન્યાય છે તેના ધર્મ સંપ્રદાય શું છે એનો ખ્યાલ આવે ધર્મ પ્રચારના શુદ્ધ પ્રકારને છોડીને જ્યારે અન્ય કોઈ દુષ્ટ પ્રકારો દ્વારા પોતાના સંપ્રદાયોમાં લોકોની રુચિને જગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે નિશ્ચિત રૂપથી સમજી લેવું જોઈએ કે તેવા બનાવટી પ્રચારોના કારણે જાગવાવાળી લોકોની રુચિ પણ બનાવટી જ હોવાની તે રુચિ વાસ્તવિક નથી જ હોઈ શકતી એટલે કે લોકોની રુચિ ઉત્પન્ન કરવા માટે ખોટી કે ખરી જે પણ રુચિ ઉત્પન્ન કરવા માટે એ ધર્મ સંપ્રદાયમાં ખોટા ખોટા પ્રલોભનો આપવામાં આવે અને બનાવટી પ્રચારો કરવામાં આવે જેથી કરીને લોકો વધારે વધારે તે સંપ્રદાય તરફ આકર્ષાય તો તે રુચિ જે જાગશે અનુયાયીમાં તે રુચિ વાસ્તવિક નહીં હોય એ આપણે જાણી લેવું જોઈએ અવાસ્તવિક રુચિના આધારે સંપ્રદાયની અંદર પ્રવિષ્ટ થનાર અનુયાયી ન તો સંપ્રદાયના વાસ્તવિક આધ્યાત્મિક ઉદ્દેશને પણ પૂરી રીતે પૂર્ણ કરી શકે છે કે ન પોતે પણ કોઈ આધ્યાત્મિક લાભને પ્રાપ્ત કરી શકે છે એટલે કે આને જે અવાસ્તવિક રુચિ ઉત્પન્ન થઈ છે અન્યાયને અને એને સંપ્રદાયમાં પ્રવેશ કરેલો છે તો એનો આધ્યાત્મિક ઉદ્દેશ એને પૂર્ણ રીતે સમજવામાં નહીં આવે અને પોતાનો પણ આધ્યાત્મિક લાભ તેને પ્રાપ્ત થશે નહીં આથી આધ્યાત્મિક આધ્યાત્મિક લક્ષ્મી પ્રાપ્તિના ઉદ્દેશને લઈને પ્રવૃત્ત થયેલા ધર્મ સંપ્રદાયના આચાર્યો તથા તદાજ્ઞપ્ત પ્રચારકો તે અન્નક્ષેત્ર ઉદ્યાન ક્રીડાંગણ ચિકિત્સાલય વિશ્રામ સ્થળ વિદ્યાલય છાત્રાવાસ પશુ કલ્યાણ દ્રવ્ય સહાય અગ્નિદાન ચિકિત્સા શિબિર રક્તદાન કૃષિ સમૂહલગ્ન મત લાભ અલ્પસંખ્યા અધિકારી વેપાર પર્યટન વગેરે મૌખિક બાબતો સંબંધિત પ્રલોભનોનો તથા ફિલ્મ ટીવીના કલાકારો ઉદ્યોગપતિ રાજનેતા વગેરેને પોતાના સંપ્રદાયના પ્રચારનું માધ્યમ ન બનાવવા જોઈએ એટલે એમ કે છે કે જો એને ખોટી રીતે પ્રચાર કરવામાં આવશે તો એનો આધ્યાત્મિક લાભ અન્યાયને મળવાનો નથી આથી એને આધ્યાત્મિક આધિભૌતિક લક્ષ્યની પ્રાપ્તિ થાય તે ઉદ્દેશ લઈને એમાં સંપ્રદાયના આચાર્યો અને પ્રચારકોએ જે એને આકર્ષવા માટે જે જુદી જુદી વસ્તુઓની અંદર કે ક્ષેત્રોની અંદર એને લચાવે છે જે રીતે અન્ય ક્ષેત્રે ઉદ્યાન ક્રીડાગણ વગેરે એ રીતે કરવાથી સંપ્રદાયના પ્રચાર તો થાય છે પણ એમાં જે અન્વય આવી રહ્યો છે તેને કોઈ ફાયદો થતો નથી એટલે કહેવાનો મતલબ કે અત્યારનું જે ટ્રેન્ડ છે કે મેરેથોન રાખે રક્તદાનનું કેમ્પ રાખે મુક્તિ સંપ્રદાયના નામ પર સ્વામિનારાયણ વાળાઓ રાખે પછી કોઈ ત્રીજું રાખે પશુપાલનનું રાખે ને મેગા કેમ્પ રાખે ને તો એ બધી ચીજોથી કોઈ ફિલ્મી એક્ટર્સને બોલાવે ને મ્યુઝિકનું પ્રોગ્રામ રાખે કે સિંગર્સને બોલાવે બોલિવૂડના ને એ બધાથી શું થાય કે જોઈ જોઈને પુષ્ટિ સંપ્રદાયના નામ પર આપણે એમ આજે ગઝલ નાઇટ રાખી છે ને આજે રક્તદાન નું કેમ્પ રાખ્યું આજે મેરેથોન રાખી તો એના કારણે એટલા બધા લોકો એટલી બધી ભીડ ત્યાં ભેગી ભલે થઈ જતી હોય તો એ લોકોને પુષ્ટિમાર્ગના નામથી કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતું મહાપ્રભુજીથી કોઈ મતલબ નથી હોતું મહાપ્રભુજીના સંપ્રદાય કે એના સિદ્ધાંતોથી મતલબ નથી હોતું એ લોકો તો આવે છે એ રક્તદાન માટે આવે છે અથવા ગાય ભેંસ માટે આવે છે અથવા એ ફિલ્મ સ્ટાર્સ માટે આવી રહ્યા છે તમે ખોટો યુઝ કરી રહ્યા છો પોતાના ધર્મ પ્રચાર માટે તો તમને ક્વોન્ટિટી મળે છે હજારો લોકો ભેગા થઈ જાય છે પણ એમાંથી એક પણ માણસની અંદર તમને નિષ્ઠા કે શ્રદ્ધા આસ્થા કે ક્વોલિટી નહીં મળી શકે કે જીવનભર મહાપ્રભુજીના સિદ્ધાંતોનું આચરણ કરીને પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરે અથવા મહાપ્રભુજીના ગ્રંથોને ભણે અથવા સંપ્રદાય માટે કોઈ કામ કરે એ જાતની નિષ્ઠાને આપણે આવી રીતે ડેવલપ નથી કરી શકતા એ સંપ્રદાયના સાચા સ્વરૂપને સમજે તો જ નિષ્ઠા વ્યક્તિના મનમાં ડેવલપ થઈ શકે છે તો કહેવાનો આ મતલબ છે કે ધર્મ આચાર્યોએ જે છે મતલબ જે વર્ગ છે જે અનુયાયીઓને આકર્ષવા માટે આવા ખોટા રસ્તાઓ ન અપનાવીને પુષ્ટિમાર્ગના સાચા સિદ્ધાંત શું છે મહાપ્રભુજી કોણ છે મહાપ્રભુજીનો સિદ્ધાંત શું મહાપ્રભુજીનો સંપ્રદાય શું એ એના સાચા અર્થમાં મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા ભણાવીને મહાપ્રભુજીની વાણી દ્વારા એમને આકર્ષવા જોઈએ જેનાથી સાચા લોકો આપણી પાસે આવે ભીડ ભેગી કરવા માટે લોકો ના આવે આપણને દસ હજારની સંખ્યા મળી જાય છે પણ એમાંથી એક પણ માણસ એવો નહીં નીકળે કે જે સાચા અર્થમાં મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજે અથવા પોતાના જીવનની અંદર ઉતારે તો એ ક્વોન્ટિટી મળે છે આપણને ક્વોલિટી નથી મળતી કેવલ સંખ્યા મળે છે ગુણવત્તા નથી મળતી તો કહેવાનું આ મતલબ છે કે આચાર્ય વર્ગ જે છે એમણે આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે સંપ્રદાય જે સાચું જે સંપ્રદાય છે એ જ સંપ્રદાયના બલ ઉપર એના અનુયાયીઓને આકર્ષો કે લોકોમાં એનો પ્રચાર કરો ન કે આવા ખોટા રસ્તાઓ અપનાવીને કેમ કે પછી લોકોની અંદર એ જતા નિષ્ઠા પેદા નથી થતી ભીડ ભેગી થઈ જાય છે કેવાય તો અનુયાયી વર્ગ જે છે એ લોકોને આકર્ષવા માટે સાચા રસ્તા અપનાવવા જોઈએ સંપ્રદાયની સાચી સમજ આપવી જોઈએ સંપ્રદાયનું સાચું સ્વરૂપ સમજાવવું જોઈએ ના કે આવા બધા ખોટા રસ્તાઓ અપનાવીને લોકોને ત્યાં ભેગા કરવા એ આપણું હેતુ ન હોવું જોઈએ ઓછા લોકો આવે તો ભલે ઓછા આવે પણ મહાપ્રભુજીના વાણી સાથે જોડાય મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજીને મહાપ્રભુજીની વાણીથી આકર્ષિત થઈને જો આવશે તો જીવનભર મહાપ્રભુજીના માર્ગનું અનુસરણ કરશે પણ આ બ્લડ કેમ્પના નામ પર કે હીરો હિરોઈનના નામ પર જે વ્યક્તિ આવ્યો છે એ હીરો હિરોઈન ગયા અને વ્યક્તિ ગયો એની અંદર એ ગુણવત્તા ડેવલપ નહીં થાય મહાપ્રભુજી પ્રત્યેની નિષ્ઠા એની અંદર નહીં આવે કે સિદ્ધાંતો જાણવાની સમજવાની કે અનુસરવાની ઈચ્છા આ બધા રસ્તાઓથી નહીં આવી શકે એ કેવલ ને કેવલ મહાપ્રભુજીની વાણી સમજે તો જ કોઈ સાચો વ્યક્તિ અહીંયા આવશે નહીં તો જેટલા પણ આવ્યા છે એની અંદર આપણે એક્સેપ્ટ ન એક્સપેક્ટ ના કરી શકીએ કે આ વ્યક્તિ સાચેમાં શ્રી મહાપ્રભુજીથી આકર્ષાઈ નહીં આવે હેલો હેલો મારી અવાજ સંભળાય છે કોઈને સંભળાતી હોય તો બોલો તો મને ખબર પડે હા છે હા સંભળાય છે અચ્છા ઠીક છે વાંધો નહીં બ્રિજેશભાઈ કરો આગળનું તો તમે કિરણ અવાજ આવે ને મારું હા સંપ્રદાયના અનુયાયીઓને અથવા જનસાધારણને ભૌતિક સુવિધાઓ આપવી એ એક વાત છે ત્યારે ભૌતિક સુવિધાઓના ઉપકાર હેઠળ વ્યક્તિને દબાવીને અથવા તેની લાલચ આપીને તેને પોતાના ધર્મ સંપ્રદાયમાં ખેંચી લાવવાની પ્રવૃત્તિ કરવી એ બીજી વાત છે સનાતન ધર્મો અતિથિ સત્કાર ઘોઘરા સાદી દ્વારા પ્રાણી યજ્ઞ અભાવગ્રસ્ત ને અન્નાદિનું દાન વગેરે વ્યક્તિગત સ્તર ઉપર થનારા ધર્માચરણથી પણ જ્યારે સમાજની આવશ્યકતા પૂર્ણ ન થતી હોય તેવી સ્થિતિમાં ઉત્તમ પક્ષ તો એ ગણાય જે કે જનતાને પ્રશાસન સરકાર દ્વારા સમગ્ર સમાજે તેના સહયોગી બનીને પોતાની આવશ્યકતાઓનું પૂર્તિ કરાવવી જોઈએ કારણ એ પ્રજાની આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જવાબદારી ખરેખર તો પ્રજા પાસેથી કર વસૂલ કરનાર પ્રશાસનની જ હોય છે ધર્મ સંપ્રદાય અથવા ધર્માચાર્યની નહીં ધર્માચાર્ય અથવા તો પ્રશાસન સિવાયની કોઈ પણ વ્યક્તિ ધર્માચાર્ય અથવા તો પ્રશાસન સિવાયની કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જ્યારે પ્રજા હિતના કાર્યો કરવા લાગે છે ત્યારે સરવાળે તો પ્રજાને જ નુકસાન થતું હોય છે કારણ કે ધર્માચાર્ય સમાજ સેવી સંસ્થા કે કોઈ અન્ય પણ પોતાના ઘાટના પૈસા ખર્ચીને જનહિતોના કાર્ય નથી કરતા હોતા પૈસા તો જનતાએ જ આપવા પડતા હોય છે આથી જનતાએ પૈસા બે ઠેકાણે આપવા પડતા હોય છે એક તો સરકારને અને બીજા સમાજસેવી સંસ્થાને અને તેના બદલામાં કામ તો કોઈ એક જ કરતું હોય છે તે પણ જરૂરિયાત મુજબનું નહીં એટલે આમાં આગળનું લઈ લો હા સારી રીતે આચરેલ બીજાના ધર્મની સરખામણીમાં સારી રીતે ન આચરી શકાતો હોય તેવો સ્વધર્મ પણ ઉત્તમ ગણાય છે સ્વધર્મમાં મૃત્યુ પણ શ્રેયસ્કર હોય છે પર પરધર્માચરણ તો ભયંકર હોય છે એટલે ભયાવહ એટલે હોય છે ગીતાજીનો ત્રીજા અધ્યાય પાંત્રીસમો શ્લોક એટલે સંપ્રદાયોને અન્વયને આમ જે બારી જે સેવા કરતા અને આ રીતનું જે આગળના અન્નક્ષેત્ર અને ક્રીડાંગણ ને એ બધા જે કાર્ય કરીને ધર્માચરણ સમજાવીને અને એ રીતે અન્નાદીનું દાન કરીને ભૌતિક સુવિધા ઉપકાર હેઠળ વ્યક્તિને દબાવી લાલચ આપી અને સમજો ધર્મ સંપ્રદાય જે કરતું હોય તો એમાં આ બધું કામ જે સરકાર છે એનું છે એટલે સરકારમાં એક એક વખતે સરકારને બી એનું ટેક્સ કે જે બી હોય એ પણ આપે છે અને જ્યારે બીજી જે આ જગ્યા ઉપમાં પણ એને એના ટેક્સ જે પૈસા ભરતો હોય છે તેને આમ નુકસાન સમાજનું જ થાય જનતાનું જ થાય છે જ્યારે એ રીતે એટલે પોતાનો ધર્મ જે છે આમાં કહેવાનો મિનિંગ એવો છે કે બીજાના ધર્મની સરખામણીમાં આપણે આપણી રીતે આપણો જે ધર્મ છે સ્વધર્મ છે એ ભલે આપણે સારી રીતે ન કરી શકતા હોઈએ પણ પોતાનો ધર્મ જ ને અનુસરવું અને બીજાનો ધર્મ ગમે એટલો સારો હોય અને આપણે અનુસરણ કરી બી શકતા હોય તો પણ એ એક તરફથી તમને ભય પેદા કરે છે લર્ન સિક્યુરિટી આમાં હોય છે કહેવાનો મતલબ અહીંયા એ છે કે ધર્મ સંસ્થા જે છે ધર્મ છે કે ધર્માચાર્ય છે એની રિસ્પોન્સિબિલિટી આત્માના ઉદ્ધારનો માર્ગ બતાડવાનો છે શરીર સંબંધી કોઈની જરૂરિયાતોને પૂરું કરવું એ ધર્મનું કામ નથી ધર્મ સંપ્રદાયોનું એ કામ નથી એ કામ સરકારનું છે કે જે આપણી પાસે ટેક્સ લઈ રહી છે આપણી અન્ન સંબંધી જરૂરિયાતો પૂરી કરવી રહેવા કપડાની વ્યવસ્થા પૂરી કરવી સિક્યોરિટી આપવી કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કે સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ પૂરી કરાવવી એ ધર્મનું કામ નથી એ સરકારનું કામ છે જે આપણી પાસેથી કર લઈ રહી છે એના માટે ટેક્સ લે છે તો ધર્મ ધર્માચાર્યોએ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાના બદલે સરકાર તરફ તમે એને આગળ વધારો સરકારની જાતની સ્કીમ આપો કે તમે આવી રીતે કરો તમે આવી રીતે કરો એ વધારે બેટર છે ના કે ધર્મ સંપ્રદાયોએ આ બધી જરૂરિયાતોને પૂરી કરવી જોઈએ કેમ કે જ્યારે કોઈ પણ ધર્મ ધર્મ સંપ્રદાય કે આચાર્ય એવું રાખે છે કે આજે અહીંયા અમારે ત્યાં બ્લડ કેમ્પ છે કે અમારે ત્યાં ભોજનની મફત ભોજનની વ્યવસ્થા છે કે આજે અહીંયા આ મનોરથ છે આજે આટલો પ્રસાદ અહીંયા મળશે તો આ જારની જેટલી પણ સ્કીમ છે એની અંદર જે પ્રજા ત્યાં આવી રહી છે તમારી પાસે બ્લડ કેમ્પના નામ પર સંગીતના જલસાના નામ પર કે ભરતનાટ્યમના કે કથકના પ્રોગ્રામના નામ ઉપર અથવા કોઈ હીરો હિરોઈનના નામ ઉપર જે પણ પ્રજા તમારી પાસે આવી રહી છે એને પુષ્ટિમાર્ગથી કોઈ લેવા દેવા નથી એ કેવલ તમાશો જોવા માટે આવી છે આપણે એવું અનાઉન્સ કરી દઈએ હવે આજે વીસ હજાર લોકો આવ્યા આજે ત્રીસ હજાર લોકો આવ્યા આટલા લોકોએ આનો લાભ લીધો આટલા લોકો આમાં જોડાયા તો જોડાયા છે એ કામ માટે જોડાયા છે પોતાની ઈચ્છા કે પોતાની જે જરૂરિયાત છે એને પૂરી કરવા માટે આવ્યા છે એ લોકો પુષ્ટિમાર્ગ માટે નથી આવ્યા કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય માટે એ ભીડમાંથી કોઈ નથી આવ્યું તો કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિને તમે સંપ્રદાયના નામ પર આકર્ષવા માંગો છો અથવા સંપ્રદાય સાથે જોડવા માંગો છો એને સંપ્રદાયના સાચા સ્વરૂપ સાથે જોડાવવું જોઈએ મતલબ મહાપ્રભુજીના સિદ્ધાંતો જે છે એ જ પુષ્ટિ માર્ગનું સાચું સ્વરૂપ છે એનાથી જોડવું જોઈએ હિરોરણજી કે બ્લડ કેમ્પથી કે અન્ના અન્ના સોરી અનાથાશ્રમ ખોલીને કે મફત અન્ન ક્ષેત્ર વગેરે ખોલીને તો સમજવાની વાતની અંદર આ છે કે ધર્મ ધર્માચાર્યો જે છે એ લોકો પોતાના ક્ષેત્રનું કામ કરવું જોઈએ સરકાર કે જે એનજીઓ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન એ લોકોએ પોતાના ક્ષેત્રનું કામ કરવું જોઈએ એવા લોકોની પણ ભલાઈ છે જે શરીર સંબંધિત અમારી જરૂરિયાતો પૂરી કરવી એ ધર્મનું કામ નથી ધર્મ સંસ્થાનું કામ નથી એ સરકારનું કામ છે ધર્મ સંસ્થાનું કામ તમારી આત્માની જરૂરિયાતને પૂરવાડવું છે તો વાત સમજવાની એ છે કે જ્યારે પણ આપણે ધર્મ સંપ્રદાયનો પ્રચાર કરી રહ્યા છીએ તો આવા કિમિયાઓ અજમાવાના બદલે મહાપ્રભુજીના સિદ્ધાંતો સાથે તમે કોઈ વ્યક્તિને જોડો છો તો એ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગ સાથે જોડાય છે એની અંદર એ નિષ્ઠા પેદા થાય છે મહાપ્રભુજી માટે રિસ્પેક્ટ પેદા થાય છે અને આગળ જઈને મહાપ્રભુજીના સિદ્ધાંતોને ભણશે ભણાવશે પોતે પણ એનું આચરણ કરશે અને પુષ્ટિ માર્ગની જે સેવા શરણાગતિની સાધના છે એનું અનુસરણ પણ કરશે પણ જો આપણે એમને આવા બધા ખોટા રસ્તાથી કે પ્રલોભનો આપીને કે લાલચ આપીને આપણી તરફ આકર્ષ્યા હશે તો એની ઈચ્છા પૂરી થશે એ દિવસે આપણને ડાટા બાય બાય કરીને હાલ્યો જશે એ વ્યક્તિ આપણી પાસે ટકવાનો નથી ને સંપ્રદાયને કોઈ કામ લાગશે ના સંપ્રદાયના સિદ્ધાંતોનું કોઈ દિવસ અનુસરણ કરવાનું તો આ વાત અહીંયા સમજવાની છે કે ધર્મ સંપ્રદાય જે છે એમનું કાર્ય જે છે એ આત્મા સંબંધી જરૂરિયાતોને પૂરી કરવી છે અથવા આત્માની જે ઉદ્ધાર છે એના માટે ઉપાય બતાડવાનું છે શરીર સંબંધી જેટલી પણ મનુષ્યની જરૂરિયાતો છે એને પૂરું કરવું એ કોઈ ધર્મ સંપ્રદાયનું કામ નથી એના માટે સરકારને પ્રોત્સાહિત કરવી જોઈએ કોઈ પણ એ જાતની અપેક્ષા ધર્મ સંપ્રદાય પાસેથી ન રાખવી જોઈએ કે સંપ્રદાય અમારા માટે આ કામ કરે કે સંપ્રદાય અમારા માટે અન્ન ક્ષેત્ર ખોલી આપે કે સંપ્રદાય અમારા માટે બ્લડ કેમ્પ યોજે કે મેરેથોન યોજે કે અમારા એન્ટરટેનમેન્ટ માટે કોઈ હીરો હિરોઈન્સને બોલાવે તો સંપ્રદાય પાસેથી અપેક્ષા ન હોય ને ગ્રંથ ભણો શાસ્ત્ર ભણો આત્મ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરો આત્મધારના ઉપાય જાણો આ જાતની એક્સપેક્ટેશન આપણી ધર્મ સંપ્રદાય પાસેથી હોવી જોઈએ ને એના સિવાયની જેટલી પણ આપણી જરૂરિયાતો છે એની પૂરી કરવાની એક્સપેક્ટેશન આપણી સરકાર પાસેથી હોવી જોઈએ તો જનતાએ પણ ડિમાન્ડ પણ એ જાતની કરવી જોઈએ પણ સપ્લાયનું કામ જ્યારે ધર્મ સંપ્રદાયોનું હોય તો એ લોકો પણ જવાબદારીપૂર્વક સમજવું જોઈએ કે લોકોને આપણે ક્વોલિટી પેદા કરવી છે આપણને ક્વોન્ટિટી પેદા નથી કરવી એક માણસ પણ જો સાચા અર્થમાં પુષ્ટિમાર્ગ સાથે જોડાય ની અંદર નિષ્ઠાવાળો બને તો એ બહુ સારી વાત છે એના બદલે કે દસ હજાર લોકોની ખોટે ખોટી ભીડ તમે ઊભી કરો કે જે લોકોને ના મહાપ્રભુજીથી લેવા દેવા છે ના ઠાકોરજીથી છે ના મહાપ્રભુજીના માર્ગથી કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી છે એ લોકો કેવલ તમાશો જોવા માટે આવ્યા છે તો એવા રસ્તે આપણને એવું લાગે છે કે દસ હજાર લોકો આવ્યા વીસ હજાર લોકો આવ્યા પણ એ લોકો મહાપ્રભુજી માટે નથી આવ્યા તો વાત એ સમજવાની છે કે જ્યારે પણ આપણા તરફથી કોઈ પણ પ્રચાર થતું હોય માર્ગનું સંપ્રદાયનું તો આપણું ધ્યાન જે છે આપણું ઇન્ટરેસ્ટ ક્વોલિટી ડેવલપ કરવામાં હોવું જોઈએ ક્વોન્ટિટીમાં નહીં આમાં બે પેરેગ્રાફ જે છે મને લાગે છે આજે વાર્તાજીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે લઈ નહીં શકીએ નેક્સ્ટ ક્લાસમાં જે બાકી છે એને પૂરું કરીને પછી આગળનો ટોપિક લઈશું આજના વિષયમાં કોઈનો કોઈ પ્રશ્ન હોય તો નેક્સ્ટ ક્લાસમાં પૂછજો નહીં તો આગળ કરજો ત્રણ